એ આવો આવો મારા નાનકુડા એવા ટાબરિયાઓ મારા વાલા વાલા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો રાજકોટમાં બેઠા બેઠા સ્નેહવીરભાઈ વાર્તા સાંભળે છે આવો આવો સ્નેહવીરભાઈ તમે તો બહુ સુંદર છો ને ભાઈ સાંભળો સાંભળો સ્નેહવીર ભાઈ આજે હું તમને બધા બાળકોને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો અને તમે આ વાર્તા તમારા ભાઈ બહેન ને બેનપણીઓને કહેજો પાછા હો આ વાર્તાનું નામ છે કાગડો અને સોનાની કંઠી <laughs> ઘણા સમય પહેલાની આ વાત છે હો જૂના જમાનાની એક વાત છે એક હતો કાગડો એ કાગડો એક ઘર ઉપર આવીને ક્રા ક્રા ક્રા કર્યા જ કરે હવે સ્નેહવીર ભાઈ પહેલાના જમાનામાં એમ કહેવાતું કે કાગડો બોલે એટલે મહેમાન આવે જે ઘર ઉપર કાગડો બોલે એ ઘરમાં મહેમાન આવે જે ઘર ઉપર કાગડો ક્રા ક્રા ક્રા બોલતો હતો એ ઘરનો માણસ એ ઘરનો પુરુષ બહાર ગામ ગયો હતો કમાવા એ પુરુષની પત્નીને થયું કે નક્કી મારો પતિ હવે જરૂર આવશે કાગડો મોભારે બોલે છે કારણ કે કાગડો બોલે એટલે મહેમાન આવે અને મારા ધણી મારા પતિ તો બહાર ગામ કમાવા માટે ગયા છે એટલે નક્કી આવવાના એટલે તે સ્ત્રી તો આનંદમાં આવી ગઈ ને બોલી ઉઠી હે કાગડા ભાઈ અરે કાગડા ભાઈ જો મારા પતિ બહાર ગામથી આવી પહોંચશે તો જરૂર હું તમને સોનાની એક કંઠી પહેરાવીશ હો કાગડા ભાઈ તમને સોનાનો હાર પહેરાવીશ હવે થયું એવું નસીબ જોગે પેલી સ્ત્રીનો પતિ બીજે જ દિવસે બહાર ગામથી આવી પહોંચ્યો બોલો સ્ત્રી તો રાજીની રેડ થઈ ગઈ કે ઓહો કાગડાભાઈ બોલ્યા એટલે મારા પતિ ઘરે આવી ગયા અને પોતે બોલેલા બોલ પ્રમાણે આ સ્ત્રીએ કાગડાભાઈને એક નાનકડી સોનાની કંઠી બનાવડાવી દીધી ને ગળામાં પહેરાવી જેમ તેમ પકડીને કાગડાભાઈ તો સાવ ઊંધું જ સમજાવો એમણે તો માન્યું કે મારા રંગને લીધે મારા આટલા સુંદર રૂપને લીધે અને મારા આટલા મીઠા અવાજને લીધે જ મને સોનાની કંઠીનું ઇનામ મળ્યું છે ક્રા ક્રા ક્રા એ તો આમ તેમ ઉડે ને કુદાકુદ કરે ને કા કા કા બોલે એવામાં એક માણસની નજર પેલા કાગડા ઉપર પડી તેણે કાગડાના ગળામાં સોનાની કંઠી જોઈ એટલે એણે કાગડાને લલચાવીને એને પકડી લેવા યુક્તિઓ કરી પણ એ તો નિષ્ફળ ગયો આથી એણે કાગડાને મારી નાખીને સોનાની કંઠી લઈ લીધી બોલો ત્યાં બાજુમાં એક ઝાડ ઉપર મોર હતો તેણે કાગડાને મરતો જોઈને મોરથી બોલ્યા વિના રહેવાયું નહીં અરે કાગડા ભાઈ આ તમને અધિકાર વિના આટલી સરસ વસ્તુ મળી એનું આ પરિણામ છે તમારો અધિકાર નહોતો એટલે અધિકાર વિનાની વસ્તુ શોભે નહીં અને જીરવાય પણ નહીં તમે સોનાનું મૂલ્ય શું સમજો એટલે ભાઈ તમે જીવ ખોયો તો ભાઈ આ કાગડા ભાઈને તો અધિકાર વિનાની સોનાની વસ્તુ મળી ગઈ હતી એટલે એ તો રાજીના રેડ થઈને બધે ક્રા ક્રા કરતા હતા એમાં મર્યા તો સ્નેહવીરભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે હાલા વાલા કરી જાઓ સપનામાં કાગડો આવશે મોર આવશે અને આપણે બધા એની સાથે અડવાંદા રમશું આવજો